Two zero one zero hash book નથી બુક ચલો લાસ્ટ લાસ્ટ તમારે ચલો મમ્મી લાસ્ટ લાસ્ટની તમારી કરે છે હેલો થેન્ક યુ રાજા પુરુષોત્તમ સહસ્ત્ર નામ ને ત્યાંથી હેલો હેલો હા પ્રણામ રાજા દક્ષિણા હા દર્શાવે ચલો ઉણી કરે છે તમારી આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું પુરુષોત્તમ સહસ્ત્ર નામ જેમાં આપણે મહાપ્રભુ જેમાં મહાપ્રભુજીની સ્તુતિ કરે છે ગોપીનાથજી અને પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં મહાપ્રભુજી ની સ્તુતિ નથી અઢાર હજાર શ્લોક તમારો હા ગોપીનાથજી અઢાર હજાર શ્લોક નો પાઠ કરે હલો હવે આવે છે હલો હલો હલો હલો હાજી બોલો હલો હલો હલો અવાજ અવાજ નથી આવતો કોઈનો હલો હા લાઈન જોઈ કરો ના અત્યારનો તો ના ના થઈ ચાલુ ના તો કનેક્ટ કનેક્ટ નહીં કનેક્ટ નતો થયા શાંતિ શાંતિ ધીરે ધીરે દો મિનિટ આવી ગયું નથી ગયા કનેક્શન નથી ગયા હા હા હેલો હેલો કૃષ્ણ હા આશીષભાઈ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ દર્શના ભાઈ તમારી કયો લાસ્ટ ક્લાસ હા હા રાજા કરું હા લાસ્ટ ટાઈમ આપણે મહાપ્રભુજીના ગ્રંથોમાં શ્રી પુસ્તમ સહસ્ત્ર નામ થી શરૂઆત કરું ને એમાં છે મહાપ્રભુજી આ કૃષ્ણની સ્તુતિ કરી છે એટલે એમાં એવું છે કે ભાગવત મહાપુરાણના અઢાર હજાર શ્લોક નો પાઠ કરવાનો નિયમ એમના પુત્ર ગોપીનાથજી નો હતો રોજ નિયમ કે પાઠ કર્યા પછી જ મહાપ્રસાદ લેતા એમ તો વધુ સમય જતો ક્યારેક ક્યારેક બે ત્રણ દિવસ પણ નીકળી જતા તો એ મહાપ્રસાદ ન લઈ શકતા આ કારણસર એમના એમાં એમના માતા ખૂબ દુઃખી હતા એટલે એમને મહાપ્રભુજીને વિનંતી કરી કે તમે કંઈક કરો એમ તો એમણે ના આ નિયમ રોજે પાડી શકે અને રોજે મહાપ્રસાદ લઈ શકે સમયસર એ માટે એમણે ના સારાંશ રૂપ ભાગવત મહાપુરાણના સારાંશ રૂપ નામનો આ પુરુષોત્તમ શસ્ત્ર નામનો બસો ને સાહીઠ શ્લોક નો સ્તુતિ ગ્રંથ કહેવાય છે આ એમણે રચના જેથી તે કૃષ્ણની સ્તુતિ પણ કરી શકે રોજે અને એમનો નિયમ પણ કાયમ હા ભાગ એટલે આમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં ભાગવત પુરાણ નો થોડો સારાંશ આવી છે હા એટલે એ કારણસર પ્રભુજીએ આ ગ્રંથની રચના ગોપીનાથજી કરી હા બરોબર પછી મધુરાષ્ટકમ છે એના પછી તો મધુરાષ્ટકમમાં એવું છે એ પેલા તો સાદુલ વિક્રેત જે ખંડમાં છે અને મથુરાના વિશ્રામ ઘાટ પર યમુના નદીના કિનારે ડિસ્ટર્બન્સ બહુ આવે છે રાજા હા સરજાનભાઈ ખેલ છે ને અચ્છા હા બોલો હા એટલે એના પછીનો મધુરાષ્ટકમ છે મધુરાષ્ટકમ શાર્દુલ વિક્રીડિત છંદમાં રચેલો છે અને મથુરાના વિશ્રામ ઘાટ પાસે યમુના નદીના કિનારે મહાપ્રભુજી બેઠા હતા એકવાર તો એમણે શ્રી કૃષ્ણ ભગવાનના ઠાકોરજીના એમને દર્શન થયા અને એ એ વખતે એમનું કેવું રૂપ હતું અને શું હતું એ બધું એનું એમના રૂપનું વર્ણન આ મધુરાષ્ટકમમાં કરેલું છે ઇતિહાસ મહાપ્રભુજીનો ગ્રંથ થયો મધુરાષ્ટકમ એમના રૂપનું વર્ણન કરેલું છે આ ગ્રંથ બરોબર શ્લોકા થયું એ આ એમનો છેલ્લો ગ્રંથ અને એમાં ઠાકોરજી ની આજ્ઞા બે વખત હતી કે હવે તમે પાછા આવી જાઓ અને ત્યારે બે વખત ઠાકોરજી ઠાકોરજીની આજ્ઞાને એમણે સ્વીકારી નહીં ત્રીજી વખત આજ્ઞા ત્રીજી વખત એમણે કરી કે હવે પૃથ્વી પરથી તમારું બધું પૂર્ણ થઈ ગયું છે તમે આવી જાઓ તો ત્યારે એમણે સંન્યાસ લેતી વખતે જે ગ્રંથ લખ્યો એ છે એમાં એમણે ત્રિદંડીય સંન્યાસ લીધો તો એમાં એવું હતું મૌન રહેવાનું ત્રિદંડીય સંન્યાસમાં મૌન રહીને સંન્યાસ લેવાનો તો એમણે ત્યારે કાશીના હનુમાન ઘાટ ઉપર ગંગા નદીના કિનારે રેતીમાં હવે મૌન હતા એટલે બોલી શકે એમ ન હતા તો ગંગા નદીના કિનારે રેતીમાં એમણે પાંચ શ્લોકનો નાનકડો ગ્રંથ એમના બંને પુત્રને લખીને આપ્યો અને બંને પુત્રને આજ્ઞા કરે છે કે આગળ જતા આજે એમણે સંન્યાસ લઈ લીધો છે અને પાંચ શ્લોકોના ગ્રંથમાં એમણે આજ્ઞા કરી કે કૃષ્ણથી દૂર ન થશો અને અને ભક્તિ ભક્તિ માર્ગનો ફેલાવો કરજો જેથી મન આપણી વાણી કાયા કોઈ પણ રીતે કૃષ્ણ આજ્ઞા આ ગ્રંથમાં મળેલી છે એટલે આ એમનો પહેલો ગ્રંથ હતો જે બંને પુત્રોને ઉપદેશ તરીકે કહીએ કે પુષ્ટિ ભક્તિ માર્ગનો ફેલાવો કરો અને વાણી અને કાયા કોઈ પણ રીતે કૃષ્ણ સ્મરણ કરવાની આજ્ઞા આ ગ્રંથમાં આપેલી છે બરાબર હવે ગોપીનાથજી નું હા કરો હા એક મિનિટ હા ગોપીનાથજી એટલે મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર છે અને નું પરિચય આપતા રઘુનાથજી આજ્ઞા કરેલી છે કે તે પ્રતિનિધિ તથા દયાના સાગર અને સર્વગુણ સંપન્ન છે એમનામાં એક આચાર્યના ગુણ હોવા હતા બધા ગુણ હતા એમણે ગોપીનાથજી પણ મહાપ્રભુજીની જેમ જ તેજસ્વી અને ગુણવંત હતા જે હમણાં સમજાવ્યું છે એમના જે નિયમો હતા ને એ પ્રમાણે બે ત્રણ દિવસ સુધી ભાગવતના શ્લોકોનું વાંચન કરતા ને પછી જ પ્રસાદ લેતા હતા અને એમને ગોપીનાથજી એમના જીવનકાળમાં ત્રણ ગ્રંથો લખ્યા છે એક સાધન દીપિકા સેવા શ્લોક અને સૌ અને સૌંદર્ય પદ બરોબર સાધન દીપિકામાં એમણે સંત ગોપીનાથજીએ સેવાનો પૂર્ણ પ્રકાર અને એ આદર્શ પુષ્ટિ માર્ગે વૈષ્ણવની દિનચર્યા કેવી હોવી જોઈએ એ માર્ગમાં તમે કઈ રીતનું તમારે રોજિંદુ કાર્ય કરવાનું કઈ રીતે સેવા કરવાની એ વિશે સાધન દીપિકામાં એમણે જણાવ્યું છે બીજો ગ્રંથ લખ્યું એમણે સેવા શ્લોક આ ગ્રંથમાં શ્રી ગોપીનાથજી કહે છે કે સેવા એક ક્રિયા નથી પરંતુ આપણી સેવાની દરેક ક્રિયા પાછળ ઘણી ભાવનાઓ જોડાયેલી છે તો એ ભાવનાઓનો પરિચય આપે છે આપ સેવા શ્લોકોમાં બરોબર અને સૌંદર્ય પદમાં મહાપ્રભુજીએ સ્વરૂપનું વર્ણન કર્યું છે મહાપ્રભુજીએ નથી કર્યું મહાપ્રભુજીના હા મહાપ્રભુજીના સૌંદર્યનું સ્વરૂપનું વર્ણન કર્યું છે અને તેમાં વ્યક્તિત્વ વ્યક્તિત્વ લખ્યું છે બરોબર અને લાસ્ટ લાસ્ટ હા બોલો અને પેલી વૈદિક ધર્મનો પણ કઈ રીતે એના આગ્રહ રાખવાનો એના ઉપર મેં આ લખેલું છે કે જે તમે પ્રમાણે કીધું હતું કે યજ્ઞોપવિતનું કઈ રીતે સવારેનું આજ નિયમ પાડવાનું સવારે ચાર વાગે ઉઠવાનું બાર વાગ્યાની બીજી વખત ક્રિયા કરવાની અને સાંજે કરવાની એટલે વૈદિક જે બી આપણો ધર્મ વૈદિક ધર્મ છે ને એના ઉપર ચાલવાનો આગ્રહ રાખે ભાઈ એટલે જે રીતે ધર્મ અને સંપ્રદાયના ટોપિકમાં આપણે વાતને જોઈ હતી કે ધર્મ એક વૃક્ષ છે સંપ્રદાયની શાખા છે એટલે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના આચાર્ય તરીકે એ એક સનાતન ધર્મી હિન્દુ પણ છે એટલા માટે એમણે હિન્દુ ધર્મ પ્રમાણે જે પણ ક્રિયાકર્મ એ બ્રાહ્મણ માટે બતાવવામાં આવ્યા એ બધાને એમણે વૈષ્ણવ આચાર્ય થયા પછી પણ કન્ટિન્યુ કરે એટલે એ વાત અહીંયા બતાવી છે કે પુષ્ટિમાર્ગીય આચાર્ય થયા પછી વૈદિક ધર્મોનો આગ્રહ મહાપ્રભુજીએ પણ રાખ્યો ગોપીનાથજીએ રાખ્યો અને ગોસાઈજીએ પણ પોતાના જીવન પર રાખ્યો છે હા તો આટલો ટોપિક લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું હવે નેક્સ્ટ ટોપિક છે શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર પહેલા પુત્ર શ્રી ગોપીનાથજી બીજા શ્રી વિઠ્ઠલનાથજી બંને બંનેમાંથી કોણ કરશો પ્રસંગ હોય અને પાર્થ બંને બંનેમાંથી કોઈ એક જણું કરો વિઠ્ઠલનાથજી પાર્થ કરશે પાર્થ કરે છે श्री महाप्रभु जी के दूसरे पुत्र श्री गुसाई जी भी अपने बड़े भाई की तरह ही बचपन से ही भगवत सेवा सेवा थे आपका नाम श्री विठलनाथ जी होने पर भी संप्रदाय में आप श्री गुसाई जी या श्री प्रभुचरण नाम से प्रसिद्ध है आप जब बहुत छोटी उम्र के थे तब श्री महाप्रभु जी ने श्री बालकृष्ण लाल का एक छोटा सा स्वरूप आपको बदला दिया था श्री गुसाई जी को नित्य एक छोर भी मिलता था एक दिन श्री गुसाई जी ने श्री ठाकुर जी को मंगल भोग में ठोर धरा और श्री ठाकुर जी श्री गुसाई जी के सामने ही ठोर आरोगने लगे यह देखकर श्री गोसाई जी ने सोचा कि यदि पूरे का पूरा ठोर श्री ठाकुर जी रोक जाएंगे तो मेरे लिए तो कुछ बचेगा ही नहीं यह सोचकर आपने लप, लपक कर श्री ठाकुर जी के में से ठोर को पकड़ लिया अब तो दोनों के बीच छीना जब्ती होने लगी इस दृश्य को श्री महाप्रभु जी ने देखा और आ, आप बहुत बाद में आपने दूसरा और मंगवा का श्री गोसाई जी ने देखे हुए कहा यह लड़ाकू ठाकुर है इनसे जीत नहीं पाओगे ऐसे अद्भुत चरित्र वाले श्री गोसाई जी बड़े होकर संप्रदाय के बड़े प्रतापी आचार्य हुए હવે અહીંયા પોઝ કર ને આટલા ટોપિક ને એક્સપ્લેન કર જે તે રીડ કરી જ્યારે શ્રી મહાપ્રભુજી નાના હતા ત્યારે ગુસાઈજી નાના હતા ત્યારે શ્રી મહાપ્રભુજીએ ભોગ ચડાવ્યો છું મહાપ્રભુજી ભોગ નતો ધરાવ્યો ભોગાઈ ગયો ભોગ ધરાવ્યો એટલે જો કહ્યું એવી રીતે કે અમારે ત્યાં એક જાતની પરંપરા એવી છે કે બાળક નાનો હોય ત્યારે એને નું એક સ્વરૂપ પધરાવવામાં આવે એની પ્રતિષ્ઠા ના થઈ હોય પણ રમકડાની જેમ એક સ્વરૂપ એને પધરાવવામાં આવે જેનાથી એને સેવાની આદત પડે એટલે ગોસાઈજીને પણ મહાપ્રભુજી એક એવી રીતે એક સ્વરૂપ પધરાવીને આપ્યા હતા તો જે રીતે ક્રમ ઘરમાં હોય કે સવારે ઠાકોરજી જાગે અને પછી એમનો મંગલ ભોગ આવે તો ગોસાઈજી પણ મંગલ ભોગમાં ઠોર ભોગ ધર્યો સાટા જે હોય ને સાટા સાટા એમાં જે લગ્નમાં આપે ને એ નાનો સાટા અને ઠોર થયો તો એ ઠોર ઠાકોરજીને ગોસાઈજીએ ભોગ ધર્યો તો એ ઠાકોરજીની ગોસાઈજી ઉપર એવી કૃપા હતી કે ગોસાઈજીની સામે જ એ ઠોર ખાવા લાગ્યો તો એને જોઈને મેં ગોસાઈજીને એવું થયું કે ઠાકોરજી બધો ઠોર ખાઈ જશે તો મારા માટે કાંઈ બચશે જ નહીં માં હું શું ખાઈશ પછી એ નાના હતા એટલા માટે એવો વિચાર એમને આવ્યો ને એમણે ઠાકોરજીના હાથમાંથી એ પકડી લીધું અને બંને ઝઘડવા લાગ્યા એક ઠોર માટે એટલે એ જોઈને ને મહાપ્રભુજી ખૂબ ખુશ થયા કે ઠાકોરજીની કૃપા કેટલી છે ગુસાઈજી ઉપર કે એમની સામે જ ઠાકોરજી એ ઠોર આરોગવા લાગ્યા અને ઠાકોરજી એક એક ફ્રેન્ડ જેવું દેવયાર ગોસાઈની સાથે એમણે રાખ્યું રાજીને મહાપ્રભુજી ખૂબ ખુશ થયા તો આ પ્રસંગ એટલા માટે આપ્યો છે કે ગોસાઈજી જ્યારે નાના હતા ત્યારથી ઠાકોરજી માટે એમને આટલો બધો પ્રેમ હતો અને નાનપણથી જ એમણે ઠાકોરજીની સેવામાં તત્પરતા બતાવી ને આ જોઈને મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા અને એ ગોસાઈજી મોટા થઈને સંપ્રદાયમાં ખૂબ મોટા આચાર્ય બન્યા અને ગોસાઈજીને સંપ્રદાયમાં એમનું મૂળ નામ શ્રી વિઠ્ઠલનાથજી જે મહાપ્રભુજીએ પાડ્યું શ્રી વિઠ્ઠલનાથજી અને એમને શ્રી ગોસાઈજી અને શ્રી પ્રભુચરણ એ બંને નામથી પણ ઓળખવામાં આવે છે એટલે ત્રણેય સિનોનિમ છે ગોસાઈજી લખ્યું છે फर्स्ट पैराग्राफ में अंदर आपका नाम श्री विठलनाथ जी होने पर भी संप्रदाय में आप श्री गोसाई जी या प्रभुचरण के नाम से प्रसिद्ध हैं તો ગોસાઈજીને ત્રણ નામે ઓળખવામાં આવે છે એક શ્રી ગોસાઈજી એક શ્રી વિઠ્ઠલનાથજી અને ત્રીજું શ્રી પ્રભુચરણ તો આ ત્રણ નામે ગોસાઈજીને ઓળખવામાં આવે છે તો આ એમના બાલ્યકાળનો એક પ્રસંગ આની અંદર આવી પાર્થ આગળ રીડ કર श्री गो- श्री गोपीनाथ जी के ई लीला का संवरने के बाद संप्रदाय का आचार्य पद संभाल कर मार्ग के प्रचार प्रसार में आप निरंतर तत्पर रहे इस इसी कारण नाम रत्न में श्री नाम रत्नाख्य स्त्रोत्र नाम रत्नाख्य स्त्रोत्र हम्म। मैं श्री गोसाई जी पुत्र श्री रघुनाथ जी ने आपको पुत्र प्रवृत्ति प्रचार પિતૃ પ્રવર્તિત તથા પ્રચાર વિચારક હમ. है आजीवन ब्राह्मण की रक्षा करने वाले यह अ, प्रत्येक मार्ग पर चलने वाले होने से आपको दो ब्राह्मण रक्षा पर सत्य कहा गया मार्ग के सिद्धांत को ध्यान देने देने के लिए आपने बहुत से क्षेत्र व्याख्या और स्वयं સ્વતંત્ર ગ્રંથોની રચના સમજાતો નથી બહુ ડિસ્ટર્બન્સ આવે ડિસ્ટર્બન્સ મારો પર ફોન મ્યુટ કરી હા તો જો આની અંદર એવા છે બીજા બધા પોતાનો ફોન મ્યુટ કરી દો અહીંયાથી બધા ફોન મ્યુટ કરી દો તો જો આની અંદર વાત આવી હજી પણ એકો આવે છે જેનો ફોન હા હા તો આની અંદર એ વાત ગોપીનાથજી જનાથી નિત્ય લીલામાં પધાર્યા એના પછી સંપ્રદાયનો આચાર્ય પણ શ્રી ગોસાઈજીએ સંભાળ્યો એટલે મહાપ્રભુની પછી એમના જ્યેષ્ઠ પુત્ર ગોપીનાથજી અને ગોપીનાથજીના લીલા પતાવ્યા પછી એમના નાના ભાઈ શ્રી ગોસાઈજી ગોસાઈજી તો એમણે ગોપીનાથનું આચાર્ય પણ સંભાળ્યું હા નથી સમજાતી તમારા આવાજ એટલે થાય છે હેલો હેલો હવે હવે થાય છે દીદી હા એક મિનિટ રાજા હેલો હેલો શ્રુતિ હવે કેવું છે હજી બી થાય છે હેલો હેલો હા હજી જોઈ હા હવે ખબર નથી હવે બધા ફોન બધાનો મ્યુટ છે એટલે મારો ચાલુ તમે જે બી બોલો બે ત્રણ વાર એકઠો થાય છે હા એ મને પોતાને પણ એવો સંભળાય છે પણ એ શું કરું અહીંયા બધા ફોન મ્યુટ છે તો પણ પ્રોબ્લેમ અચ્છા હું હમણાં બધા વેઇટ કરજો હું રિટાયર કરું છું ફરીથી ફરીથી તરફ મારી પકડી લીધો તો બંને ઢોર માટે કીર્તન સવાલ આ દર્શન વલ્લભાચાર્યજીએ કર્યું તો પ્રભુ અદ્ભુત કરી કહેવાની ઘણી બધી મુશ્કેલ જતા સંતોમાંથી હેલો બધા બોલવામાં ફોન મ્યુટ છે અજીબ થાય છે એકો હવે બરોબર છે બરાબર છે ફાઇન ચલો ફાઇન ચલો તો ભાઈ સંભળાશે કેવી રીતે મને પોતાને પણ તો અવાજ સંભળાવવો જોઈએ ને એકો આવે છે હેલો હેલો હા એકો આવે હજી પણ હેલો હેલો હા આવે છે આવે છે એક મિનિટ હું મારી રીડાલ કરીશ શું પણ જોરદાર હાલ કે વગર કરી હેલો હેલો હા બોલો બોલો હવે હા હવે નથી કરતી સારું સારું ચલ હા તો નેક્સ્ટ પેરેગ્રાફની અંદર એ વાત આવી કે ગોપીનાથજીના સોદામ પધાર્યા પછી બધાનું આચાર્ય શ્રી ગોસાઈજીએ સંભાળ્યો અને એટલે જ એમના વિઠ્ઠલનાથજી એટલે શ્રી ગોસાઈજીના પુત્ર શ્રી રઘુનાથજીએ ગોસાઈજીની સ્તુતિમાં એક નામરત નાખ્યો સ્તોત્ર નામનો ગ્રંથ લખ્યો છે ગોસાઈજીના પુત્ર શ્રી રઘુનાથજી એમણે પોતાના પિતાની સ્તુતિમાં એક સ્તોત્ર ગ્રંથ લખ્યું છે જેનું નામ છે નામરત્નાક્ષી સ્તોત્ર તો એની અંદર રઘુનાથ રઘુનાથજી આમાં લખ્યું છે પુસ્તકમાં તો રઘુનાથ રઘુનાથજી પોતાના પિતાની સ્તુતિ કરતા એ વાતને કહે છે કે પિતૃ પ્રવર્તિત પછ સચાર સુવિચારક એટલે પોતાના પિતા દ્વારા પ્રવર્તેલા માર્ગના પ્રચારક અને વિચારક એટલે એવા શ્રી ગોસાઈજી એટલે ગોસાઈજીના પિતા એટલે શ્રી મહાપ્રભુજીએ જે પુષ્ટિ માર્ગનું પ્રવર્તન કર્યું એટલે જે પુષ્ટિ માર્ગને એમણે એસ્ટાબ્લિશ કર્યું એ પુષ્ટિ માર્ગના પ્રચારક અને વિચારક એટલે પુષ્ટિ માર્ગને વધારે એમણે એમનો પ્રચાર કર્યો અને પબ્લિસિટી કરી વધારેમાં વધારે લોકોને પુષ્ટિ માર્ગની અંદર જોઈન કર્યા અને પુષ્ટિ માર્ગમાં જેટલા ઘણા બધા સાહિત્યની રચના શ્રી ગોસાઈજીએ કરી એટલે કે પોતાના પિતા દ્વારા પ્રવર્તેલા માર્ગ પુષ્ટિ માર્ગના પ્રચારક અને વિચારક એવા શ્રી ગોસાઈજી તો આવું વર્ણન રઘુનાથજીએ ગોસાઈજી માટે કર્યું છે એના પછી બીજી વાત એ છે કે ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન ગાય તથા બ્રાહ્મણની રક્ષા કરનારા તેમજ સત્યના માર્ગ પર ચાલનારા હોવાથી આપણે ગો બ્રાહ્મણ પ્રાણ રક્ષા પરહ સત્ય પરાયણ કહેવામાં આવ્યા છે એટલે કે ભારતીય સંસ્કૃતિમાં બ્રાહ્મણ અને ગાય એ બંનેનું ઇમ્પોર્ટન્સ ઘણું વધારે રહ્યું છે બ્રાહ્મણ અને ગાય એ બંનેની રક્ષા શ્રી ગુસાઈજીએ પોતાના જીવનકાળમાં કરી એટલે ગાયો માટે ઘણું કાર્ય કર્યું બ્રાહ્મણોની રક્ષા માટે એટલે ટાઈમ હતો જ્યારે મુઘલ એમ્પાયર ભારતની અંદર હતો ને એ ટાઈમમાં ફોર્સફુલી ધર્મ પરિવર્તન મુઘલો કરાવતા હતા કે જે પણ હિન્દુ છે એને જબરદસ્તી મુસલમાન બનાવો જેના કારણે એમનો ધર્મ ભ્રષ્ટ થઈ જાય તો એવા સમયની અંદર ગોસાઈજીએ એવા બ્રાહ્મણોની રક્ષા કરી કે જેમને જબરદસ્તી મુસલમાનોએ ધર્મ પરિવર્તન કરવા માટેની કોશિશ કરી હતી તો ગોસાઈજીએ ગો બ્રાહ્મણ પ્રાણ રક્ષા એટલે ગાય અને બ્રાહ્મણની પ્રાણની રક્ષામાં પર એટલે રથ જે કન્ટિન્યુઅસલી એ જ જાતના પ્રયત્નો કરે છે જેના કારણે ગાયો અને બ્રાહ્મણોની રક્ષા થાય ને એમને કોઈ જાતનું નુકસાન ન થાય અરે સત્ય પરાયણ એટલે ગોસાઈજીએ પોતાના જીવનમાં સત્યનું પાલન કર્યું ટ્રુથફુલ બિહેવિયર એમનું હંમેશા રહ્યું જો સત્ય બંને જાતનું હોય એક તો સાચું બોલવું અને એક સાચું કરવું તો સાચું બોલવું એક અલગ વાત છે કે જેમાં હંમેશા સાચું જ બોલે કોઈ વ્યક્તિ અને સાચું કરવું એટલે કે જે સાચું છે શાસ્ત્ર દ્વારા ઓથેન્ટિકેટેડ શાસ્ત્રમાં જે લખ્યું છે એ પ્રમાણે જ કરવું એટલે કે જે રીતે વાત આવે છે ને કે કોઈના સારા માટે જો આપણે ખોટું બોલીએ તો એ ખોટું જે છે એ સાચ સમાન છે કેમ કે એનાથી કોઈકની રક્ષા થાય છે હવે આની અંદર સત્ય બોલવામાં નથી પણ સત્ય કરવામાં છે એટલે બિહેવિયર રાઈટ છે પણ બોલ્યા સાચું નથી બોલ્યા તો ખોટું છે પણ એમનું કાર્ય ખોટું નથી કાર્ય તો સાચું છે એટલે સત્ય પરાયણ હોવું બંને રીતે એક તો સાચું જ બોલવું અને એક સાચું કરવું તો ઘણી વાર એવું થાય કે લોકો સાચું બોલી ના શકતા હોય ઘણી બધી વાર ખોટું બોલવું પડે તો પણ એ કાર્ય તો સાચું છે તો જ એ ખોટું બોલી રહ્યા છે તો સાચું બોલવું અને સાચું કરવું એ બે જાતની સત્ય સત્યપરાયણતા છે એ બંને જાતની સત્યપરાયણતા ગોસાઈજીના જીવનમાં જોવા મળે છે તો જો એકચ્યુઅલી આ બધી વાતો એટલા માટે કહેવામાં આવે છે કે ગોસાઈજીના વ્યક્તિત્વનો પરિચય આપણને થાય કે એમની પર્સનાલિટી આપણને ખબર પડે કેમ કે આપણે એમને જોયા નથી પણ એમના પુત્ર રઘુનાથજી એમણે ગોસાઈજીનું આ જાતનું વર્ણન કર્યું છે કે એ આવા હતા આવા હતા આવા હતા એનાથી આપણને ગોસાઈજીનો પરિચય મળે કે ગોસાઈજી કેવા હતા કેમ કે ના તો તમે જોયા છે ના મેં જોયા છે એટલે આપણને એવા ખબર નહીં પડે પણ આ એક ડોક્યુમેન્ટ છે એક હિસ્ટ્રી છે જેની અંદર એમના પુત્રે પોતાના પિતાનું આ જાતનું વર્ણન કર્યું છે એટલે ઓથેન્ટિકેટેડ હિસ્ટ્રી આપણે માની શકીએ કે નહીં એમનું જીવન આ હશે ને પછી વાત છે સંપ્રદાયના સિદ્ધાંતોનું જ્ઞાન આપવા માટે આપણે અનેક સ્તોત્ર વ્યાખ્યા તેમજ સ્વતંત્ર ગ્રંથોની રચના કરી છે એટલે જે રીતે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગને સમજાવવા માટે ઘણા બધા ગ્રંથોની રચના કરી ગોપીનાથજી એની અંદર એડિશન કર્યું તેમ વે ગોસાઈજીએ પણ પુષ્ટિ માર્ગમાં ઘણા બધા સાહિત્યની રચના કરી છે અહીંયા નામ એટલા માટે નથી આપ્યા કેમ કે ગોસાઈજીનું સૌથી વધારે સાહિત્ય આપણને મળે છે એટલે એની કોઈ સંખ્યા જ નથી એટલું બધું એમણે કાર્ય કર્યું છે એના કારણે એક એકનું નામ અને પરિચય અહીંયા નથી આપ્યો પણ એમણે સિદ્ધાંતોને સમજાવવા માટે પુષ્ટિ માર્ગને સારી રીતે આગળ વધારવા માટે લોકો એને સારી રીતે સમજી શકે એના માટે ઘણા બધા ગ્રંથોની રચના કરી છે તો એટલું વિષય શ્રી વિઠ્ઠલનાથજી આ ટોપિકની અંદર છે હવે શ્રુતિ તું રિવાઇઝ કર કે અત્યારે આપણે કયા સબ્જેક્ટને જોયું શું સમજી તું આપણે શ્રી ઘોષાલજી જે મહાપ્રભુજીના સેકન્ડ નંબરના સન હતા એમનો પરિચય જોયું એમાં એક હિસ્ટ્રી એટલે સ્ટોરી જોઈ કે એમની ત્યાં એક પરંપરા હતી કે નાનો બાળક હોય એમને એક બાલ સ્વરૂપ આપવામાં આવે કે એ પછી સેવા પૂજામાં ઇન્ક્લુ શું કહીએ આપણે બસ સમજે પેલાથી એમાં જ ઇન્વોલ્વ થયેલો હોય એવી રીતના ગુસાઈજીને બી એક બાલ સ્વરૂપ આપવામાં આવ્યું ત્યારે ગુસાઈજીએ ત્યાં એમને છોડ પધરાવ્યો કે જે આપણે સાટા કહીએ છીએ તો ત્યારે ઠાકોરજીએ ભોગમાં ધર્યો હા ભોગમાં ધર્યું તો ત્યારે ઠાકોરજી એમની સામે ક્યારેય ખાવા લાગ્યા તો ગુસાઈજી બી નાના હતા તો એમને લાગ્યું કે મને મળશે નહીં મારી માટે કાંઈ રહેશે નહીં એટલે એ પોતે બી એની માટે એ બંને વચ્ચે શું કહેવાય બંને વચ્ચે ફાઇટ જેવું થયું કે એમને એમ લાગ્યું કે એમને નહીં મળે ને ગુસાઈજીને લાગ્યું એમને નહીં મળે એવી રીતના તો એ જોઈને મહાપ્રભુજી બહુ ખુશ થયા કે પેલા ગુસાઈજી ઉપર ઠાકોરજીની ઠાકોરજીની કહેવાય કૃપા છે કૃપા છે પછી આપણે જોયું કે મહાપ્રભુજીએ એમને મૂળ નામ આપ્યું વિઠ્ઠલનાથજી એમના ત્રણ નામ છે પ્રભુચરણજી વિઠ્ઠલનાથજી અને શ્રી ગુસાઈજી એ રીતના એમના ત્રણ નામ છે ગુસાઈજી હા પછી ગોપીનાથજી જયારે આચાર્ય પદ પર નહીં સોરી ના પુત્ર જે રઘુનાથજી હતા એમને એક ગ્રંથ લખ્યો ગ્રંથનું નામ શું કીધું રાજા નામરત્નાખ્ય સ્તોત્ર નામ રત્નાખ્ય રત્નાખ્ય સ્તોત્ર એટલે નામ રૂપી રત્નો નું સ્તોત્ર એટલે એની અંદર ગોસાઈજી ના ઘણા બધા નામ છે અને એને રઘુનાથ એવું કે છે કે ગોસાઈજી ના નામો રત્ન છે એ જેમ છે કેમ કે ગોસાઈજી પોતે પણ એટલા બેસ્ટ છે હા એટલે ગ્રંથનું નામ નામરત્નાખ્ય સ્તોત્ર એટલે નામ રૂપી રત્નોનું સ્તોત્ર એમને એમ કીધું છે કે પ્રચારક બી હતા અને વિચારક બી હતા એમને મહાપ્રભુની જેમ જ કૃષિ માર્ગને ઘણું એસ્ટાબ્લિશ કર્યું બધા સુધી પહોંચાડ્યા પછી એમનું એક આ બી હતું કે બ્રાહ્મણ અને ગાય ને બચાવવા માટે ખૂબ એમણે પ્રચાર કર્યું એમની ખૂબ રક્ષા કરી ત્યારે એવું હતું કે હિન્દુને બી મુસ્લિમમાં જબરદસ્તી ટ્રાન્સફર કરતા હતા એટલા માટે એમને બહુ મોટી રેલી ને બધી કાઢી પછી એમનું ટ્રુથફુલ બિહેવિયર હતું સાચું બોલતા અને સાચું કરવું એ રીતના બે ટ્રુથફુલ બિહેવિયરમાં આવે એ બંને ગુસાઈજીમાં હતું એમને ઘણા બધા સાહિત્ય બી રચ્યા છે ઘણા બધા ગ્રંથોની બી ગ્રંથો બી લખ્યા છે જે રીતના મહાપ્રભુજીએ લખ્યા છે એવી રીતના જ ગોપીનાથજીએ બી એમને કન્ટિન્યુ કર્યું છે ને એના પછી શ્રી દેસાઈજીએ બી ઘણા બધા ગ્રંથો લખ્યા છે જેની કોઈ સીમા નથી હા બરોબર તો આટલો વિષય આપણે શ્રી વિક્રમનાથજી આ ટોપિકની અંદર જોયું એટલે જો એ વાત છે કે ગોસાઈ મહાપ્રભુજી પછી ગોપીનાથજી બહુ ઓછા સમયે પૃથ્વી ઉપર બિરાજ્યા I think thirty five years જેટલું ને એમના પછી ગોસાઈજીએ આચાર્ય પદ સંભાળ્યું અને ગોસાઈજીની કીર્તિ આખા ભારતમાં સૌથી વધારે પુષ્ટમાર્ગના ઇતિહાસની અંદર ફેલાઈ કે એ આઈ થિંક એટી યર્સ જેવું પૃથ્વી પર બિરાજ અને એમની ખૂબ વધારે કીર્તિ પૂરા ભારતની અંદર ફેલાઈ એમને અકબર રાજા એ સમયે હતો મુગલ એમ્પાયરમાં તો અકબરે ગોસાઈજીને પોતાના ન્યાયાધીશ તરીકે સ્થાપિત કર્યા કે એમના સભાની અંદર કોઈ પણ એવું વાત આવે કે જેના વિશે અકબરને પોતાને કઈ સૂજ ન પડે તો અને એમણે ગોસાઈજીને ગોસ્વામી આ પદ આપ્યું આ એક જાતની પદવી છે કે ગાયોના સ્વામી એટલે જે ગાયો અને બ્રાહ્મણોની રક્ષા કરનારા એવા શ્રી ગોસાઈજી એની પહેલા મહાપ્રભુજી પોતાની સરનેમ ભટ્ટ લખતા શ્રી વલ્લભાચાર્ય ભટ્ટ એમ કરીને અથવા તેલંગ પણ ગોસાઈજીને ગોસ્વામીની પદવી મળી એના પછીથી મતલબ કોઈ પરિવારની અંદર ગોસ્વામી સરનેમ ચાલે છે એ કોઈ સરનેમ નથી એકચ્યુઅલી એક પદ છે એ પદવી છે જે અકબર રાજાએ ગોસાઈજીને આપી તો ગોસાઈજીનું વ્યક્તિત્વ એ સમયે ખૂબ કીર્તિમાન રહ્યું અને જેટલા પણ રાજા મહારાજાઓ હતા એમણે બધા ગોસાઈજીને પોતાના ગુરુ તરીકે એક્સેપ્ટ કર્યા અને ગોસાઈજીએ પુષ્ટિમાર્ગનો જેટલું પ્રચાર કર્યો એટલું બીજા કોઈએ નહીં કર્યું મહાપ્રભુજી પણ લિમિટેડ એમના પછી ગોસાઈજીએ પુષ્ટિમાર્ગને ખૂબ આગળ વધાર્યું અને ઘણા બધા ગ્રંથોની રચના કરી તો આ શ્રી વિઠ્ઠલનાથજી તો જે રીતે સ્ટાર્ટિંગમાં આપણે વાતને જોઈ છે કે આપણે ત્યાં આચાર્ય ત્રય એટલે ત્રણ આચાર્ય મનાયા એક શ્રી મહાપ્રભુજી ને એમના બંને પુત્ર શ્રી ગોપીનાથજી અને શ્રી ગોસાઈજી તો એવું નથી કે એસ્ટાબ્લિશ તો પુષ્ટિમાર્ગનું મહાપ્રભુજીએ કર્યું છે પણ જેટલું મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગ માટે કર્યું એટલું જ એમના બંને પુત્રોએ પણ મળીને પુષ્ટિમાર્ગને આગળ વધારવા માટેનું કર્યું છે તે કેટલીક એવી વાતો કે જે મહાપ્રભુજી જેની ક્લેરિટી નથી આપી એવી ઘણી બધી વાતોની ક્લિયરિટી ગોપીનાથજી અને ગોસાઈજી પોતપોતાના ગ્રંથોમાં આપી છે એટલે આપણે ત્યાં ત્રણેયને સેમ કેટેગરી ઉપર આચાર્ય તરીકે સેટ કરવામાં આવ્યા છે ભલે ગોપીનાથજી અને ગોસાઈજીએ પુષ્ટિમાર્ગને એસ્ટાબ્લિશ ન કર્યું હોય પણ ત્રણેયને આપણે ત્યાં સમાન રૂપે આચાર્ય મનાવ્યા છે અને ગોસાઈજીએ મહાપ્રભુજી દ્વારા લખેલા જેટલા પણ ગ્રંથો છે એના ઉપર પોતાની ટીકાઓ લખી છે કેમ કે એ ગ્રંથોને સમજવું આપણા માટે ડિફિકલ્ટ બની જાય તો એ ગ્રંથોને વધારે ઇઝીલી એક્સપ્લેન કરવા માટે ગોસાઈજીએ મહાપ્રભુજીના ઘણા બધા ગ્રંથો પર ટીકા લખી અને કેટલાક સ્વતંત્ર ગ્રંથો એટલે ઇન્ડિપેન્ડન્ટ ગ્રંથો પણ બનાવે છે રીતે શરૂઆતમાં આપણે જોયું હતું કે ગ્રંથોની બે કેટેગરી હોય એક તો ઇન્ડિપેન્ડન્ટ પોતાના થોટ અને બીજી કેટેગરી એ કે જેમાં કોઈ કે લખેલા ગ્રંથ ઉપર આપણે ટીકા લખીએ તો ગુસાઈજીનો ઉપર બંને જાતના ગ્રંથો મળે છે કે જેની અંદર એમણે ભગવદ્ ગીતા ભાગવત બીજા પણ કેટલાક શાસ્ત્રો એ બધા ઉપર પોતાની ટીકા આપી છે ગીતાજીને સમજાવવા માટે ગીતા તાત્પર્ય હેતુ નિર્ણય એ નામનો ગ્રંથ લખ્યો અને ગીતાજીના બહુ નાની નાની વાતોને એમણે એક્સપ્લેન કરી છે તો ગુસાઈજીનું જે ગ્રંથ સાહિત્ય છે બહુ વેરીડ આપણને મળે છે કે જેની અંદર સ્તુતિ ગ્રંથ પત્રો પછી મહાપ્રભુજીના ગ્રંથો ઉપર ટીકા બીજા શાસ્ત્રો ઉપર પણ ટીકા ગોસાઈજીએ પોતાની લખી છે તો ગોસાઈજીએ ઘણું બધું પુષ્ટિમાર્ગીય સાહિત્યની રચના કરી તો આટલું ગોસાઈજીનો પરિચય આપણે જો આમાં કોઈને ક્વેશ્ચન હોય તો બોલો રાજા હા અચ્છા હું શું કઉ છું જો હવે આમાં છે ને આ તો બહુ લિંક થઈ જાય છે એટલે એ છે ને એ એ એકસો આઠ નામનો મહાપ્રભુજીને દર્શાવતો સ્તોત્ર એક સર્વોત્તમ સ્તોત્ર બરાબર હવે આ સ્તોત્ર છે એ પણ એવી રીતે રઘુનાથજી એ ગોસાઈજી માટે બનાવ્યો હા રઘુનાથજીએ ગોસાઈજીના એકસો આઠ નામ લખ્યા ઈ એમના એકસો આઠ નામ લખ્યા ને ઈ નામ રત્નાક્ષર એટલે ઈ બેઝિક ગણી શકાય ને બેઝિક એકસો આઠ નામ અલગ અલગ એમના એમના એ વિઠ્ઠલના વિઠ્ઠલનાથજી માટે કર્યું અને ગુસાઈજીએ મહાપ્રભુજીના એકસો આઠ નામનો ગ્રંથ સોરી સ્તોત્ર એટલે સર્વોત્તમ સ્તોત્ર બરાબર હા હા Aja Tanveen. બાકી તો નથી કદાચ બીજો કોઈને કોઈ શ્રુતિ બ્રિજેશભાઈ કુંજન વિરાજે નથી કદાચ તો દર્શનાભાઈ આશીષભાઈ કોઈને પણ ના નથી નાખી સારું ચલો તો દર્શનાભાઈ નેક્સ્ટ ટોપિક લો શ્રી અમનાજી શ્રી અમનાજી ભગવાન ઉપર અવતરીને શ્રી યમુનાજીના તટ પર અનેક અદ્ભુત લીલાઓ કરી કારણ કે શ્રી યમુનાજી પ્રભુને અત્યંત પ્રિય છે પુષ્ટિજીવો માટે તો યમુનાજી માતા સમાન છે તેઓ યમરાજના બહેન છે તેથી વલ્લભાચાર્ય શ્રી યમનાષ્ટકમ સ્તોત્રમાં લખે છે નમોસ્તુ યમને યમુને સદા તવ ચરિત્ર મત यस्य युक्तं न जातो यमयातना भवति ते पयः पानतः यमोऽपि भगिनी सुतान् कथ मुहन मुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर यथा गोपिकाः એનો અર્થ છે જો ભક્તિભાવથી શ્રી યમુનાજીના જળનું પાન કરવામાં આવે તો ગમે તેવા દુષ્ટ જીવોને પણ યમરાજનો ભય રહેતો નથી શું યમના યમરાજ પોતાની બહેનના પુત્રોને કષ્ટ આપી શકે આવા યમુનાજી કૃપા કરે તો તેમના સેવનથી મનુષ્યો પ્રભુના પ્રિય બની શકે જેમ બ્રજના ગોપ ગોપીઓ પ્રભુના પ્રિય બન્યા હતા આવા અદ્ભુત ચરિત્ર वाला श्री यमुना जी ने सदा नमस्कार खाओ श्री यमुना जी को प्रणाम करते हुए अब सब પુષ્ટિ ભક્તિ માર્ગ આરાધ્ય દેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કે સ્વરૂપનો વિચાર કરવામાં આવે છે હમ હવે સમજાવું હા હા એટલે આમાં એવું છે કે કૃષ્ણ વ્રજભૂમિ ઉપર અવતરીને યમુનાજીના તટ ઉપર એમને અદભુત લીલાઓ કરી છે અને યમુનાજી ભગવાનને ખૂબ જ પ્રિય હતા અને એમાં એમ કહેવામાં આવે છે ને કે યમુનાજી કૃષ્ણના ચોથા પટરાણી છે હા તો પુષ્ટિજીવો માટે યમુના જી એ માતા સમાન છે અને તેઓ યમરાજ ના બહેન છે અને યમુનાશ્રમ સ્તોત્રમાં આજે એમનો શ્લોક મેં વાંચ્યો એમાં એવી રીતે લખ્યું છે કે જો ભક્તિભાવથી આપણે યમુનાજીના જળનું પાન કરીએ તો દુષ્ટ જીવોને પણ દુષ્ટ જીવોને પણ યમરાજનો ભય રહેતો નથી કારણ કે યમરાજ ઈ યમુનાજીના ભાઈ છે એટલે યમુનાજી એમના બહેન છે યમરાજ પોતાની બહેનના પુત્રોને ઈ કષ્ટ કોઈ દિવસ ના આપી શકે એમ તો જો યમુનાજી કૃપા કરે તો તેમના સેવનથી એટલે કે યમુનાજીના જળથી એટલે એનું આપણે સેવન કરીએ તો આપણે મનુષ્ય પણ પ્રભુના પ્રિય બની શકીએ એટલે એક તો આપણે પ્રભુના પ્રિય પણ બની શકીએ અને યમરાજનો ભય પણ આપણને ન રહે બરાબર છે હા સ્વાર્થ કેવી રીતે સમજાવું તમને બીજી લેંગ્વેજમાં એટલે એટલે આ યમુનાજી છે ને યમુનાજી એ યમરાજમાં બહેન છે બરાબર હવે આપણે યમુના જળનું પાન કરીએ પાન એટલે યમુના જળ આપણે પીએ તો આપણે આપણે દુષ્ટ જીવો છીએ સમજી લો તો આપણને ભગવાનનો યમરાજનો ડર હોય એમ તો આપણે યમુનાજી અને યમરાજ એ ભાઈ બહેન છે બંને તો આને બહેનના જે પુત્રો સમજો કે હોય પુત્રો એટલે આપણે બધા ભક્તો એમના તો એ લોકો ભાઈ પોતે કષ્ટ ના આપે ને બેનના છોકરાઓને થોડી ભાઈ કચ્છ આપે એમ તો એવી રીતે યમુનાજીની જલપાન કરવાનું અને આપણે એનું જલપાન કરીએ એટલે આપણે જો કૃષ્ણને કૃષ્ણને બી યમુનાજી એમના પણ માતા સોરી પટરાણી છે તો કૃષ્ણાની પ્રિય એવા યમુનાજી છે યમરાજના બહેન છે એટલે એ પણ આપણને ના આપી શકે એટલે આપણે એક તો કૃષ્ણને બી પ્રિય કહી શકીએ અને યમરાજનો બી ભય આપણને ન રહે આપણને ડર ન રહે એવી રીતે છે આ શ્લોકમાં અને વ્રજના ગોપ ગોપીઓ પણ પ્રભુના પ્રિય બન્યા હતા આવી રીતે તો એવા યમુનાજીને આપણે નમસ્કાર કરવાના છે યમુનાજીના છોકરા છે તો હું એ- એમને લોકોને કષ્ટ કેવી રીતના પહોંચાડું આટલું સમજ પડી ગઈ છે આગળનું હમ. દેવા કાલે પેલા ફોન આવતો स्टार्टिंग थी भगवान श्री कृष्ण ने ब्रज भूमि में पधार कर श्री यमुना जी के तट पर अनेक अद्भुत लीलाएं की હવે કૃષ્ણજી ત્યાં વ્રજગુરુએ પધાર્યા હતા અને બહુ બધી લીલા કરી ક્યાં કરી યમુનાજી પર યમુનાજીના તટ પર કિનારે કિનારે એટલે એટલે વ્રજમાં યમુના નદી વહે છે કૃષ્ણ એના કિનારા યમુના નદીના કિનારા ઉપર ભગવાન કૃષ્ણે ઘણી બધી લીલાઓ કરી એટલે જે રીતે ગોકુળમાં રહ્યા જન્મ્યા તો ગોકુળ ક્યાં છે યમુના નદીના કિનારે તો ત્યાં ભગવાનની લીલાઓ કરી ત્યાં રહ્યા હંમેશા રમ્યા તો ક્યાં રમ્યા યમુના નદીના કિનારે રમ્યા તો યમુના નદીના કિનારે રહીને ભગવાન શ્રી કૃષ્ણે ઘણી બધી લીલાઓ કરી क्योंकि श्री श्री यमुना जी प्रभु के बहुत प्रिय है दैवी पु- पु- अ, पुष्टि जीव वालों के लिए तो वे माता के समान है ऐसे श्री यमुना जी यमराज की बहन है इसी कारण से श्री महाप्रभु जी ने श्री मा श्री मनु यमुनाष्टमी यमुनाष्टक स्त्रोत्र में लिखा है नमोस्तु हाँ। क्या क्या यमराज अपनी बहन के पुत्रों को परेशान कर सकते हैं ऐसे श्री यमुना जी यदि हमारे ऊपर कृपा करते हैं तो उनके सेवने से हम भी प्रभु के प्रिय हो सकते हैं जैसे रज के गोप गोपी प्रभु प्रभु को प्रिय प्रिय हुए थे ऐसे अद्भुत चरित्र वाले श्री यमुना जी को सदा नमस्कार हो હોય અમરથી બોલાયો ઈજો યમરાજ ઓ યમુનાજી સિસ્ટર છે તો એમના પુત્રને થોરી ગઈ સપરી બાપ છે તો આ બજારે વયો વરી વયો જાય યમરાજ માં આવ દુ કરી ને લાતું નઈ યમુનાજી પ્રશા જય યમુનાજી ને બધા નમસ્કાર આટલા માટે કરે છે તો આની અંદર એ વાત બતાવી કે યમુનાજી ઉપર ઠાકોરજીનો વિશેષ પ્રેમ રહ્યો છે કેમ કે પોતાની લીલા કરવા માટે પોતાને જન્મ લેવા માટે એમણે યમુનાજીનો કિનારો પસંદ કર્યો ગોકુલમાં બિરાજ્યા પછી મથુરા ગયા તો ત્યાં યમુના નદીના કિનારે ઠાકોરજીએ ઘણી બધી લીલાઓ કરી છે અને યમુનાજી ઠાકોરજીને ખૂબ પ્રિય છે એટલે જેટલા પણ પુષ્ટિ જીવો કેમ કે આપણા આરાધ્ય કોણ ભગવાન શ્રી કૃષ્ણ હવે ભગવાન કૃષ્ણને યમુનાજી પ્રિય છે તો યમુનાજી આપણા બધા માટે આપણી માતા સમાન છે એ માં છે આપણી તો હવે એ જો વાત એટલી જેવી રીતે આપણે લાઈફમાં જોતો હોય ઘણી વાર કે આપણને કોઈ વસ્તુ જોઈતી હોય તો પિતાથી ડર લાગે મમ્મી થી ન લાગે તો મમ્મી ને કહીએ પપ્પાને કે ને મને આ વસ્તુ જોઈએ છે તો મમ્મી જઈને પપ્પા ને કે પપ્પા ની હા પડે પછી આપણને વસ્તુ મળી જાય તો એક ઈઝી વે આપણે શું ચૂઝ કરીએ કે મમ્મીને કહીએ તું પૂછ ને કેમ કે આપણને વીક લાગે છે તો યમુનાજી આપણા અને ઠાકોરજીની વચ્ચે એક હેલ્પિંગ હેન્ડ છે મીડિયેટર છે કે જેમના મદદથી આપણે ઠાકોરજી સુધી પહોંચી શકીએ કેમ કે જે ઠાકોરજીને યમુનાજી પ્રિય છે અને જો યમુનાજી આપણને પસંદ કરે તો ઠાકોરજી આપણને પણ પસંદ કરશે એટલે એવું હોય કે જે આપણા ફ્રેન્ડ હોય એમના ફ્રેન્ડ હોય આપણો કોઈ ખાસ ફ્રેન્ડ હોય એના ફ્રેન્ડ પણ આપણને ગમવા લાગે કેમ કે આપણો એક ખાસ ફ્રેન્ડ છે એને એ પસંદ છે તો અહીંયા ઠાકોરજીને યમુનાજી પ્રિય છે ને યમુનાજીની કૃપા જો આપણા ઉપર થાય તો આપણે પણ ઠાકોરજીના પસંદગીના જીવો બની શકીએ કે માપમાં યમુનાજી થ્રુ આપણા ઉપર ઠાકોરજી પણ કૃપા કરે એટલે યમુનાજીનો ઇમ્પોર્ટન્સ દરેકે દરેક પુષ્ટિમાર્ગીના જીવનમાં ખૂબ જરૂરી છે કે જેવી રીતે આપણે પપ્પા સુધી પહોંચાડવા માટે મમ્મીને યુઝ કરીએ કે તું જઈને કે ને પપ્પાને બીક લાગે છે મમ્મી જઈને વાત નક્કી અને પછી હા પડી જાય તો એ મીડિયેટર છે ઇમ્પોર્ટન્સ છે એમનું એ જ ઇમ્પોર્ટન્સ યમુનાજીનું પણ છે કે આપણા અને ઠાકોરજીની વચ્ચે હેલ્પિંગ હેન્ડ કે ઠાકોરજી યમુનાજી થ્રુ આપણા સુધી પહોંચે છે અને જો યમુનાજીની કૃપા આપણા ઉપર હોય ઠાકોરજીની કૃપા પણ આપણા ઉપર થશે જ એમાં કોઈ શંકા નથી તો પહેલું બેનિફિટ આ છે યમુનાજીનું કે એમનું ઇમ્પોર્ટન્સ પુષ્ટિમાર્ગીના જીવનમાં આ છે બીજી વાત એ કે એ યમરાજના બહેન છે યમરાજ કોણ મૃત્યુના દેવતા યમરાજના બહેન યમુનાજી છે તો આપણે બધાને આપણે કોઈ પણ ખોટું કામ કરીએ ત્યારે આપણને બીક લાગે કે નરકમાં જવું પડશે કોઈ પણ પાપ કરતા પહેલા તો અહીંયા એ વાત છે કે જેવી રીતે યમરાજના બહેન યમનાજી છે એમની કૃપા જો આપણા ઉપર હોય તો આપણને એમનો ભય રહી નથી જતો કેમ કે પોતાની બહેનના બચ્ચાઓને મામા ક્યારે પરેશાન કરે નહીં કોઈ દિવસ તો એ યમરાજનો ભય પણ યમનાજી દૂર કરે છે એક આ ભય દાન આપણને એટલે યમનાજીની જાણની અંદર આપણને એમ લાગે નહીં આપણે સેફ છે આપણને કોઈ હેરાન કરવાવાળું નથી તો આ બે વાત એમનાજી માટે છે કે એમનું આ ઇમ્પોર્ટન્સ છે પુષ્ટિ માર્ગની અંદર સૌથી મોટી વાત એ છે કે ઠાકોરજી અને આપણી વચ્ચે એક મીડિયેટર છે હેલ્પિંગ હેન્ડ છે કે જો યમુનાજીની કૃપા આપણા ઉપર થાય તો ઠાકોરજીની કૃપા પણ થશે જ એમાં કોઈ શંકા નથી તો યમુનાજી આપણી મદદ કરે છે અને યમુનાજીનો હેલ્પ લઈને આપણે ઠાકોરજી સુધી પહોંચીએ છીએ કેમ કે યમુનાજી ઠાકોરજીને ખૂબ પસંદ પ્રિય છે એટલે યમુનાજી થ્રુ આપણને એવા ખબર પડે કે ઠાકોરજીને શું ગમે છે શું નથી ગમતું પસંદગી અને નાપસંદગી કોણ બતાવશે યમનાજી બતાવશે કેમ કે એમણે પોતાનું બિહેવિયર કોઈ એ જાતનું રાખ્યું છે જેનાથી ઠાકોરજી એમને પસંદ કરે છે તો એ જ અનુકરણ આપણે કરશું કે એમણે જેવું કર્યું એવું જો આપણે કરીએ યમુનાજીને ઠાકોરજી પ્રત્યે જેવો ભાવ જેવી ભક્તિ જેવો પ્રેમ યમુનાજીને ઠાકોરજી માટે હતો સેમ ભાવ સેમ પ્રેમ સેમ ભક્તિ જો આપણે ઠાકોરજી માટે રાખીએ એટલે કોપી કરીએ એમની તો ઠાકોરજી ચોક્કસ આપણને પણ પસંદ કરશે અને આપણા ઉપર ઠાકોરજી કૃપા કરશે જેમાં કોઈ શંકા નથી તો યમુનાજીનું એટલા માટે પુષ્ટિમાર્ગીય દરેકે દરેક પુષ્ટિમાર્ગીના જીવનમાં યમુનાજીનું આ ઇમ્પોર્ટન્સ છે જેને છે મહાપ્રભુજી યમુનાષ્ટક સ્તોત્રની અંદર લખ્યું છે યમુનાષ્ટક મહાપ્રભુજીએ લખેલો ગ્રંથ છે જેમાં મહાપ્રભુજી યમુનાજીની સ્તુતિ કરી છે જેની અંદર મહાપ્રભુજી એ વાતને બતાવી કે જો કોઈ જીવ પ્રેમથી ભક્તિભાવથી આદરથી યમુનાજીના જલનું પાન કરે તો યમુનાજીની કૃપા એના ઉપર થાય છે અને યમુનાજીની કૃપા થાય છે એનો મતલબ કે ભગવાન કૃષ્ણની કૃપા પણ થાય જ છે એમાં કોઈ શંકા નથી અને એ જ બીજી વાત કે યમયાતના એટલે યમરાજ પણ આપણે અભયદાન આપે યમરાજથી પણ ડરવાની આપણને જરૂર રહી નથી જતી જો યમરાજીની કૃપા આપણા ઉપર રહે તો આ યમુનાજીનું ઇમ્પોર્ટન્સ પુષ્ટિમાર્ગી દરેકે દરેકના જીવનમાં છે કે આપણે ત્યાં આ બધા જ વૈષ્ણવોની એક ઈચ્છા હોય છે જીવનમાં કે એક વાર તો યમુના સ્નાન કરે એક વખત તો યમુનાજીનું પાન કરે એક વખત તો યમુનાજીનું પૂજન કરે કેમ કે એ એક જાતની યમુનાજીને ખુશ કરવા માટેનો એક રસ્તો છે એ હમણાં જે આપણા ઉપર કૃપા કરી આપણા ઉપર ખુશ થાય તો ઠાકોરજી પણ ખુશ થશે એટલે જો ભારતની આપણે એ કેવલ નદી નથી એ કેવલ એક પાણી નથી એનું ઇમ્પોર્ટન્સ એનાથી વધીને છે જે રીતે ગંગા છે તો ગંગા કેવલ એક પાણી નથી એનું પોતાનું એક ઇમ્પોર્ટન્સ છે એનું કોઈક એક સ્પિરિચ્યુઅલ ઇમ્પોર્ટન્સ છે હિન્દુ રિલિજનની અંદર સેમ વે જેનું પણ એ કેવલ પાણી નથી એમનું સ્પિરિચ્યુઅલ ઇમ્પોર્ટન્સ હિન્દુ ધર્મમાં પણ છે અને માર્ગીના જીવનમાં પણ તો આ યમુનાજીના ટોપિકની અંદર સમજવાનો હતો એની સમરી સત્સંગ વહી આવશે પછી આજના ક્લાસને આપણે એન્ડ કર તો સત્સંગ આપણે તમારી એક હેલો કોણ ભગવાન શ્રી કૃષ્ણ યમુના જી ના તટ પર એટલે એ એમના તટ પર જઈને લીલા કરતા એટલે એમને યમુનાજીથી લગાવ થઈ ગયો હતો એટલે એ બી એમના પ્રિય થઈ ગયા હતા એટલે ને યમરાજ ના સિસ્ટર યમુનાજી છે એટલે લોકો ભય પેલા થતા હતા પછી જે અગર આપણી યમુનાની કૃપા આપણા પર થાય તો ઓટોમેટિકલી યમુનાજીની કૃપા આપણા પર થાય તો ઓટોમેટિકલી શ્રી કૃષ્ણની કૃપા આપણા પર થશે એ એમાં બતાવ્યું છે ને આપણને એનાથી યમરાજથી જે ભય એ ના રહે અને અને એનો એનો જલ ગ્રહણ અને જલ સ્નાન કરવાનું આપણા આપણી શું કહેવાય એમાં સંસ્કૃતિમાં જરૂરી છે એટલે અવશ્ય એનો એ એટલે પુષ્ટિમાં કે બતાવ્યું છે કે એ કર્યાથી અગર યમુનાજીની કૃપા આપણા પર થશે તો શ્રી કૃષ્ણને ઓટોમેટિક હા તો જો આટલા સબ્જેક્ટ ને આપણે જોયું શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રી યમુનાજી હવે આવા જો કોઈને ડાઉટ હોય કોઈ તો નેક્સ્ટ ક્લાસ ની અંદર પૂછજો અને નેક્સ્ટ ટોપિક શ્રી કૃષ્ણ એ રીડ કરીને આવજો અને આની સમરી પણ પ્રિપેર કરજો કાંઈ ન સમજાયું હોય તો નેક્સ્ટ ક્લાસમાં પૂછજો તો હવે ઇલેવન્થ ના નેક્સ્ટ સેટરડે નવ વાગે આપણે મળીએ ચલો બધાને જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ સેટરડે મળીએ